કારણ કે આ વિજ્ઞાન પ્રાવા પછી તો ઉપયોગ ચૂકે નહીં અને આ તો એક ટીપ નું નહીં ત્રી શિફ્ટ નું કારખાનું